વિચારમાં વિસ્તારમાં વિચારમાં એવી તન્મય થઈ હતી હું ઘરનું કામ તો કરું પણ મારું મન તો દાણામાં ત્યાં પછી મેં ચૂલો હરાવ્યો ને ના હું તમને શું કહું ચૂલામાં લાકડા સાથે મારા ભાઈના વેરણ પણ નાખવા મને કોઈ ભાણ જ રહ્યું નહીં આવે છે એની ખબર પડે છે ગોપીએ કહ્યું છે કે માં હું તમને શું કહ્યું અને તો કોઈ પ્રેમ કરતા જ નથી કણીએ જેવું પ્રેમ કરે માણસો અન્ય સમય દોડતો આવે અમારી યાદ રાખે મેં આજે મારી યાદ રાખી મળતા સુધી હું નહીં જોયું તમને શું કહું આજે તો મને માર પડવાનો હતો પણ લાલાએ મને બચાવી દીધું યશોદાજી પૂછે તો અરે સખી શું થયું તેમાં હું તમને શું કહું તમે જાણો છો ને મારા સસરાજીનો સ્વભાવ બહુ કરે તમને ગુસ્સો બહુ જલ્દી આવી જાય મારા ઘર આજે મહેમાન આવ્યા તે મને સસરાજીએ કહ્યું હતું કે અમે ખેતરમાં જઈએ છીએ બે વાગે આવીશું આજે તારી અક્કલ ઠેકાણો રાખજો મહેમાન જમવાના છે રસોઈ બરાબર કરી ગઈ હું રોજ રસોઈ કરું ને ત્યારે મારી કઈ ભૂલ થઈ જાય મને એવી ટેવ પડી છે હું લોટ બાંધ્યું ને તો હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે મેં હરે કૃષ્ણ કૃષ્ણ બોલું ને મને કોઈ કોઈ વખત એ ઘાસમાં જમણી બાજુમાં કનૈયો ઉભો છે કોઈ વખત ડાબી બાજુમાં કનૈયો મને દેખાય માં કનૈયો બહુ પ્રેમ કરે છે વગર બોલાવે મારા ઘેર આવે હું આને કહું છું કે આગળ કે તું આવજો પણ બેટા હું રસોઈ કરું ને ત્યારે તું આવીશ નહીં તેને જોયા પછી મને કંઈ ભાન રહેતું નથી મારે કોઈ દિવસ વઘાર કરવાનું ભૂલી ગયું મને યાદ રહેતું નથી લાયાને જોયા પછી અમે બધું ભૂલી ગયું મને એવી ટેવ કરી સુરતની કરીને તે હરે કૃષ્ણ હરે કૃષ્ણ મારો જપ સારું છે ગીત એટલે તો મારો જપ સારું જ રહેશે કૃષ્ણ કૃષ્ણ બોલ્યા વિના મન માનતું જ નથી રસોઈ કરનાર બહુ પવિત્ર હોવો જોઈએ મનમાં જેવા વિચારો હોય તો વિચાર અન્નમાં આવે અને તે ખાનારના બુદ્ધિમાં જાય કેટલીક માતાઓ તો સિનેમાનું ગીત ગાતા ગાતા જ રસોઈ કરે રાત્રે સિનેમા જોઈ આવે બુદ્ધિ નહીં બગડે રસોઈમાં બહુ પવિત્રતા રાખો રસોઈ કરો ત્યારે પ્રભુના નામનો જપ કરો ભગવાનના માટે રસોઈ કરવાની રસોઈ કરે ભક્તિ છે ભગવાનનું સ્મરણ કરતા કરતા અને ભગવાનના માટે જો રસોઈ કરે ભગવાન એવું માને છે કે મારી એ ભક્તિ કરે કેટલીક માતાઓ એવું સમજે છે કે મંદિરમાં જઈને કામ કરીએ ને એ જ ભક્તિ કહેવાય એવું નથી તમારા ઘરનું કામ તમે પ્રેમથી પરમાત્માના માટે અને શ્રી સ્મરણ કરતા કરતા કરો ઘરનું કામ કરો એ ભક્તિ છે મને રીતે એવું કર્યું પછી મેં એવો વિચાર કર્યો કે રસોઈમાં ભૂલ ન થાય મને સસરાજીએ કહ્યું હતું કે બે વાગ્યાના આવી રસોઈ બરાબર કરી નહીં મહેમાન બનવાના છે પછી તમે એવો કર્યો આજે રસોઈ કરતા હરે કૃષ્ણ હરે કૃષ્ણ નહીં બોલી હરે કૃષ્ણ હરે કૃષ્ણ બોલું ને પછી તો હૈયું હાથમાં રહેતું નતું બાળકૃષ્ણ દેખાય છે આનંદ આવે આજે રસોઈમાં હું લાલાનું સ્મરણ નહીં કરું મારે રસોઈ બરાબર કરવી છે મહેમાન જમવાના છે રસોઈમાં હું ધ્યાન રાખીશ મોટા યોગીઓ જગત ભૂલવાનો પ્રયત્ન કરે છે પણ જગત ભૂલાતું નથી આ ગોપી તો શ્રી ભૂલવાનો પ્રયત્ન કરે આજે રસોઈ કરું ત્યારે રાણાનું સ્મરણ હું નહીં કરું શ્રી કૃષ્ણને હું ભૂલી ગયો ગોપીએ એવો નિશ્ચય કર્યો મામે બધી રસોઈ તો બરાબર કરી પણ છેલ્લો દાડો મેં માનભેદ શેક્યો ને ત્યારે મને તમારો કન્યો બહુ યાદ આવ્યો ગોપી પ્રેમ અતિ સુખ છે ગોપી પ્રેમમાં કામનો ગંધ નથી ગોપીને તો ખાવાની પણ ઈચ્છા નથી મને સુંદર કોઈ ફળ દેખાય મીઠાઈ દેખાય કોઈ દિવસ ખાવાની મને ઈચ્છા થતી નથી માં કોઈ સુંદર વસ્તુ દેખાય ને તો મને મારો ભાવ આવે છે તો લાવે ને ಆದರೆ ಕೊನೆಯು ಆರೋಗ್ಯಕ್ಕೇನು ನಡೆಸುತ್ತದೆ ಮಕ್ಕನಿಗೆ ಆರೋಗ್ಯ ಅಂತಾನೆ ಜಿಲ್ಲೆ ನಮಗೆ ಬಹು ಆನಂದ ಕೊನೆಗೆ ಬಹು ಪ್ರೇಮಸಿ ಆಗುತ್ತೆ મને ખાવાની પણ ઈચ્છા થતી નથી ગોપી પ્રેમમાં કામનો ગંધ નથી ગોપી પ્રેમ અતિ શુદ્ધ છે ગોપીને તો ખાવાની પણ ઈચ્છા નથી હું જાણું છું દાદાને માનવું ભાવે મને એવી ઈચ્છા થઈ કે આજે કનૈયો આવી જાય તો સારું આજે કનૈયો આવડે આવી જાય ને આ લોકો તો બે વાગે આવવાના છે અત્યારે કનૈયો આવી જાય તો લાલાને હું શાંતિથી માનલે લાવે લાલાને માનલે ભાવે છે કનૈયો મારા ઘરમાં આવે આવે લાલાને માનભોગ ભાવે છે હું લાલાને આરોગ આવીશ આ વિચાર કરતા કરતા હું એવી તન્મય થઈ માં પછી મારું થયું હાથમાં રહ્યું નહીં મને આજે નિશ્ચય કરેલો કે હરે કૃષ્ણ હરે કૃષ્ણ નહીં બોલું પણ ક્યારે જપ શરૂ થયો કે મને ખબર જ પડી ને હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હું જપ કરવા લાગી પણ બે વાર મને એવો ભાસ થયો કે તમે આંગણામાં ઊભો છું મેં હું તો પાગલ જેવી રસોડામાંથી દોડતી દોડતી આંગણામાં ગઈ ના મને કનૈ વાગે બે વાર દેખાયો પણ હાથમાં આવ્યો ને પણ આંગણામાં ઉભો છે એવું મેં જોયું પછી તો માં મને ભાન રહ્યું ને કનૈયો આવશે કનૈયો આવશે લાલાને હું માનવો વારો ગાવી આ વિચારમાં વિચારમાં એવી તન્મય થઈ ના હું તમને શું કહું માંડોગમાં ખાંડ નાખવાની ને કે મારી એવી ભૂલ કરી મેં ભૂલથી નીચે જ નાખી હતી યશોદાજી પૂછે છે અરે સખી પતિ શું કર્યું ના આજે મને માર પડવાનો હતો ચાલો મને બચાવી તો અહીંના સમય દોડતો ના હું તમને શું કહું હું તો કશું જાણું નહીં બે આજે મહેમાન સાથે જસરાજી ઘેર આવ્યા મેં ઘરના ઠાકોરજીને ભોગ થયું મને બધા નથી આજે મને મારે પડવાનો લાવે મને બચાવી દીધી વિમાન તો બહુ રાજી થયા વિમાન એવું બોલતા હતા આખી જિંદગી અમારી ગઈ પણ આવો સરસ માનવો કોઈ દિવસ થયો નહીં કેવી રીતે બનાવ્યો લાલાને પોતાના નામની પોતાના ભક્તોની કિંમત હોય મારા નામમાં કીર્તન ન થઈ એની ફરીથી સાસ એ મારી રહી છે પણ હવે એવી ગમત કરી કોઈને ખબર પડી નહીં શ્રી કૃષ્ણનું નામ એ અમૃત કરતા એ છે મહેમાન બહુ રાજી થયા માં હું તમને શું કહું કચરાથી કોઈ દિવસ મારા વખાણ કરો જ નહીં પણ આજે મારા બહુ વખાણ કરતા એવું બોલતા હતા કે આ વહુ આવી નથી મારા ઘરમાં લક્ષ્મી આવી બહુ આવે આ વહુના પગલા થયા ત્યારથી હું બહુ સુખી થયો નહીં ભૂલતો મેં બધા વખાણ કરો પછી તો મને આનંદ જોયો આગળનું સરસ રસોઈ બનાવીને પછી આ લોકો મારા વખાણ કરો રસોઈને બહુ સરસ બનાવે ના ઘરમાં બધાનું ભોજન થવા પછી છેલ્લી હું જમું મારો એવો નિયમ આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે ઘરની જે મુખ્ય સ્ત્રી છે તે અન્નપૂર્ણાનું સ્વરૂપ પોતાની અંશે ન કરે ને દાસીઓને બધાને તૃપ્ત કરી અને પછી છેલ્લી હતો માં કોઈને ખબર પડી નહીં બધા રાજી થયા પણ મેં છેલ્લી હું જમવા બેઠી ને કે મને એટલી જ ખબર પડ્યા કે નથી નાખ્યું આ લોકો કેવી રીતે જમે મારા લાલા ઉડી ગયા ત્યારે યાદ રાખી છે શ્રી કૃષ્ણનું નામ એ અમૃત કરતા મધુર છે મેળવીને ભલે મીઠું નાખ્યું હશે પણ એથી પણ શ્રી કૃષ્ણનામાં મિસ્મત કરવો થયો લાલાને પોતાના નામની બહુ કિંમત છે મારા નામમાં શ્રી કદલો છે એને ખોટી નથી માફ કરવો અહીંના સમયે દોડતો આવે અમારી લાગ રાખે છે માં અમે તો કોઈ પ્રેમ કરતા જ નથી કદલીઓ બહુ છે યશોદાજીએ તે સાંભળ્યું કે તમને ખબર પડે છે ને કે કનૈયો આવશે કે ખબર પડે તો તમે કામ એવું કરો જે દિવસે તમને એવું લાગે કે આજે કનૈયો મારા વેર આવશે અને તે દિવસે તમે ઘરમાં કંઈ ખાવાનું રાખશો જ નહીં તમારા ઘરમાં જે નીકળાવ્યું હોય માખણ હોય તે બધું પિયરમાં માટે બેન પૈના ત્યાં મૂકી આવજો એ તો તમારા જે આવે છે એને સારું સારું ખાવાનું મળે છે ને તેથી આવે છે બે ચાર વાર એનો ફેરો ખાલી જાવ ને પછી આવવાનું ભૂલી દે જે દિવસે તમને એવું લાગે કે તમે યાદે મારા જેવા આવશે અને તે દિવસે ઘરમાં કંઈ ખાવાનું રાખશો જ નહીં એ ગોપીએ કહ્યું છે મા તમે કોને શિખામણ આપો તમારી એક પણ કામ કામમાં આવે એમને એ તો ગઈકાલે હું સમજી ગઈ હતી માં હું એટલો બેઠી હતી કનૈયો ગોવાળ મંડળી સાથે મારા ઘર ઉપરથી ગયો ગોવાળો આગળ ગયા પણ કનૈયો પાછળ કે કનૈયો મારા આંગણામાં ઉભો રહ્યો અને મને જોવા જ લાગ્યો પણ આરામ નાથ બહુ સુંદર એ જેવું જુએ છે એવું કોઈને જોતા આવડે મને જુએ અને કાળમાં ધીરે ધીરે હતો મેં લાલાને પૂછ્યું કે કનૈયા કેમ છે શું કર્યું નાણામાં કહ્યું કે આવતીકાલે તારો વારો છે મારે તારા જોડાવું એ તૈયારી રાખજો મને આવું કહ્યું હતું ના એમ તો બહુ ડરી છું મને કહેલું એટલે પછી તો સમજી ગઈ કે આવશે ખરો મારા ઘરમાં કંઈ રાખવું જ નહીં ના મારા ઘરમાં જે મીઠાઈ હતી માખણ હતું તે બધું મારા બેનપણીમાં ત્યાં મૂકી આવ્યું હતું ઘરમાં મેં ખાવાનું કંઈ રાખેલું જ નહીં ના કનૈયો ગોવાળ મંડળી સાથે આવ્યો એને ઘરમાં કંઈ ખાવાનું મળ્યું નહીં ને પછી તો લાવાની રીસ આવી મારો બાબો પાયણામાં સૂતેલો કનૈયો ત્યાં ગયો અને તે બાળકને જગાડ્યો અને કહ્યું કે મારો એવો નિયમ છે જે ઘરમાં હું જઉં એ ઘરધણીને પ્રસાદ આપું એનું કલ્યાણ કરું પછી એ ઘર છોડું છું પણ તારી માએ તો કંઈ રાખ્યું જ નથી હું તને સારો પ્રસાદ આપું લે મારો પ્રસાદ લે મારો પ્રસાદ એવું કહી અને જોર જોરથી તૂટી ગઈ અને રડાવીને ગયો ઘરમાં કંઈ ખાવાનું ન રાખીએ તો બાળકોને રડાવે યાસી ઉપક્રોશ્ય તોકાન તોકાન બાલકાન ઉપક્રોશ્ય યાસી તમારા ઘેર શ્રી આવશે ભગવાન આવે છે માનવના જીવનમાં એક બે વાર ભગવાન જીવને મળવા આવે છે અરે ભગવાન શંખ ચક્ર ગદા પદમાં હાથમાં લઈને આપણને મળવા આવે ને તો ભગવાનનું તેજ આપણને સહન થશે નહીં માનવ જોઈ શકે એવા સૌમ્ય સ્વરૂપમાં ઈશ્વર જીવને મળવા આવે તેજોમય સ્વરૂપે પરમાત્મા પધારે તો પ્રભુનો તેજ જીવ સહન કરી શકે આ જીવ મને જુએ એવા સૌમ્ય સ્વરૂપમાં ઈશ્વર જીવને મળવા આવે કયા વિશ્વમાં મળવા આવે છે તે કંઈ કહેવાય નહીં સંભવ છે કોઈ દિવસ તમારા આંગણે ભગવાન સાધુના રૂપમાં આવે કોઈ વેદ ભિકારીના રૂપમાં આવશે કોઈ ઋષિના રૂપમાં આવશે વેદાંત એમ કહે છે કે ઈશ્વરને કોઈ રૂપ જ નથી ઈશ્વર નિરાકાર એનો અર્થ એ છે ઈશ્વરનો કોઈ એક આકાર નક્કી નથી જેનો એક આકાર નથી એનો જ નિરાકાર છે ભગવાન અનેક આકાર અનેક સ્વરૂપો ધારણ કરે છે આ જગતમાં જેટલા સ્વરૂપો છે એ બધા તત્વથી ભગવાનના જ સ્વરૂપો છે અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે તમને જે દેખાય છે એને ઈશ્વરનું સ્વરૂપ સમજીને વ્યવહાર કોઈ પણ જીવનો જરાય તિરસ્કાર ન થાય કોઈ પણ જીવનું અપમાન ન કરો ઘણા વેશમાં ભગવાન આવે છે એની ખબર પડતી નથી જેને તિરસ્કાર કરવાની કુટેવ પડી જાય એ કોઈ વખત ભગવાનનો પણ તિરસ્કાર કરી દે છે જે દેખાય છે એને ઈશ્વરનું સ્વરૂપ સમજીને વિવેકથી વ્યવહાર ભગવાન તમારા આંગણે આવશે અને તમારા આંગણે આવેલા પ્રભુનું તમે સન્માન ન કરો સૂતેલા લાવો તો ભગવાન પછી નહીં લડાવો તારે હું આવ્યો હતો આ બધું તને મેં આપ્યું છે પરમાત્મા માનવને મળવા માટે આવે છે પણ આ જીવ અભિમાનમાં જયારે સૂતેલો રહે છે અને ત્યારે ભગવાનનો રડાવે છે યશોબાજી વાળાને પૂછે છે એ તો આવું કરે છે બાળકોને રડાવે એમાં હું કશું જાણતો નથી મનુષ્ય રાજ્યે ગોપીઓને કહ્યું છે અરી સખીઓ તમે પૂછો કે કણિયો આવે છે એમ તોફાન કરે છે પણ વાળાને હું જયારે પૂછું છું ત્યારે મને ના પાડે તમે એક કામ કરો કણિયો જે દિવસે તમારા જોડે આવીને માખણની ચોરી કરે તેના હાથ તેનું મોઢું માખણથી ખરડાવેલું હોય ને ત્યારે તમે લાળાને પકડીને મારી પાસે લઈ આવો પછી ના પાડી શકે એનું પછી હવે થોડી સજા કરી મુદ્દા માલ સાથે માખણ ચોરને પકડીને લઈ આવો પછી એને હું સજા કરી લોકોમાં એક પ્રભાવતી નામની ગોપી રહેતી હતી તો પ્રભાવતી ગોપીએ યશોદાજીને કહ્યું માં અમે તો જુઠ્ઠું બોલીએ તમને અમારામાં વિશ્વાસ થતો નથી વિશ્વાસ તો છે પણ તમે મારાને પકડીને લઈ આવો કદી સજા કરી પ્રભાવતી ગોપીએ કહ્યું કે આવતીકાલે લાલાને હું પકડીશ પ્રભાવતી જતી હતી તે રસ્તામાં પ્રગટ થયા જેમ પ્રભાવતીને કહ્યું કે આવતીકાલે હું તારા ઘેર તું આ એટલે પછી તને બતાવું પ્રભાવતીએ વિચાર કર્યો કે આવવાનું છે ઘરમાં દહીં માખણ મીઠાઈ રાખી પ્રભાવથી વિચાર કરો એ કેવી રીતે ચોરી કરે છે તે મારે જોવું છે પ્રભાવતી ઘરના પાલનના પરે સંતાઈ નથી અને યોગવા મંડળી સાથે આવે છે આના કોઈ બરાબર મંત્ર બોલ્યો હવે કઈ ગડબડ થાય એવું લાગે છે મને કોઈની વાત આવે પ્રભાવતી હવે કેટલા જબરો છે બાજુને વાત આવે બધું ગરબડ થાય એવું લાગે છે બરાબર મંત્ર બોલજો તો બધા બાળકો કપલ્લમ કપલ્લમ કપલ્લમ બાળક આ છોકરાને કંઈ મંત્ર શીખવા માખણ ઉતારે છે મિત્રોને આપે છે શ્રી કૃષ્ણ જે ઘરમાં માખણ આરોગવા ગયા એ ઘરની બારીઓ પાસે વાનરાઓ પણ આપે વાનરોને માખણ આપે અને આમાં અવતારના મારા સેવકો છે મારા માટે ઝાડના પાન અને ફળ થઈને યુદ્ધ કરતા તે વખતે હું તપસ્વી હતો એમને મેં કંઈ ખવડાવ્યું નથી વાનરોને માખણ આપ્યું વાનરો વૈષ્ણવ છે વાનર બહુ ચંચળ છે ચપળ છે પશુ છે પણ વાનરમાં બેસાણ સદગુણ પણ માનવ જાતિમાં એક સદગુણ એવો હોય છે એક ઋતુમાં કામ સુખ ભોગવે કે બીજી ઋતુ આવે ત્યારે વાનર બહુ સંયમ રાખે વાનર જાતિમાં એક સદગુણ એવો છે વાનર જંગલના ખારા ખાતા કડવા બધા ફળ ખાય પણ રામફળ ખાતા નથી દક્ષિણ ભારતમાં રામફળ ખાય અતિ મધુર હોય વાનરો એવું માને છે અને રામજીના સેવકો તો રામજીના નામનું ફળ અમારાથી ખવાય નહીં નાના પણ જીવનમાં કંઈક નિયમ રાખે છે સંયમ રાખે જે માનવના જીવનમાં સંયમ નથી જે માનવના જીવનમાં ભક્તિનો કોઈ નિયમ નથી એ માનવ પશુ કરતા હલકો છે ભક્તિનો નિયમ રાખ કેટલાક લોકો એવું બોલે કે અમારો કોઈ નિયમ નથી ભગવાન જેટલું કરાવે એટલું કરીએ નિયમ વિના ભક્તિ થતી જ નથી ભક્તિનો આરંભમાં નિયમ રાખ ભક્તિમાં મારે કરવી જ છે જેના જીવનમાં ઇન્દ્રિયોનો સંયમ છે જેના જીવનમાં ભક્તિનો નિયમ છે એને યમરાજા સજા કરતા નથી પશ્ય યમસ્કિમ કુરુતો પડતા વાનરોને માખણ ખવડાવે પ્રભાવથી કોઈ જુએ છે કે લાલાને પણ ખવડાવે હજુ લાલાએ માખણ ખાધું નથી મિત્રો લાલાના મુખમાં માખણ આપે લાલા તું અમને આપે છે પણ તું ખાતો નથી પ્રભાવતી કોઈ જુએ છે કમીનું મારા માખણ આવે પ્રભાવતીએ વિચાર કર્યો કે વહારું આવે કે ખાતે નહીં કદાચ એવા ગોળી ફોડી નાખે ગોળીએ સંસારની આસક્તિ ભગવાનને શરણે આવેલો જીવ ભગવાન કરતા સંસારમાં વધારે પ્રેમ રાખે તો ભગવાન એની ગોળી ફોડી નાખે જે ભગવાનને શરણે ગયો તેની બધી ચિંતા ભગવાનને છે શરણાગત જીવ જયારે ભગવાન કરતા જગત સાથે વધારે પ્રેમ કરે છે ત્યારે ભગવાન એક એકના ઘેર ઘેરે ગોળી ફોડે તારી બધી ચિંતા મને છે કહાવત એ જુએ છે કદાચ ગોળી ફોડશે કહાવતી પલંગના તળે સંતોનો દેખી અચિંતે બહાર આવે એ બાળકોએ જોયું નાના નાનાથી કહેતો હતો મને વાસ આવે છે વાત સાચી હો આ પલંગના તળે દેખી હતી આવી આવી આવી તો છો આવી શું કરવાની બીજા બધા બાળકો ગભરાયા છે નાસી ગયા છે કનૈયો ત્યાં ઉભો છે ને આવી હતો એકદમ એને લાલાનું કાંડું જ પકડ્યું કાંડું પકડ્યું ત્યારે બાલકૃષ્ણ થોડા ગભરાયા પ્રભાવતીને મનાવે છે તો મને આજનો દિવસ છોડી દો મારી મા મને મારશે હો હવે હું તારા ઘર ફરીથી કોઈ દિવસ નહીં આવું હું તારા ધણીના સોગન ને કહું છું કે મારા ધણીના સોગન તું શું કરવા થાય એના બાપના ભોગન છે ને કે મારા બાપના નહીં તારા બાપનું ભોગન છે કનૈયો બધાને શીખવાડે કદાચ સોગન ખાવાનો પ્રસંગ આવે તો બીજાના બાપના એના સાસુના જે કંઈ થવાનું હોય તો એને થાય અમારે શું ગણાય હું તારા ઘેર ફરીથી નહીં આવું આજનો દિવસ તું મને છોડી દે તો નહીં છોડ્યું અને યશોદાને ખાતરી થશે મારાને છોડતી નથી આ પ્રભાવતીનો દીકરો એ લાલાના મંડળનો જ હતો એ લાલાના જેવો હતો એને જયારે જોયું કે મારી માએ લાલાને પકડ્યો છે એને દુઃખ થયું અને યશોદાજી લાલાને મારશે તો બિચારો ડાયો થયો અને માને પગે લાગ્યો અને માને કહ્યું છે માં માં કનૈયો છે ને અમારા મંડળનો અધ્યક્ષ અને અધ્યક્ષ પકડાયા ને તો બધું મંડળ રડવા જ લાગ્યું નાના નાના બાળકો એને એ પકડાવે બાળકો રડે પ્રમાવતીનો દીકરો માને વંદન કરે જે પ્રમાવતીને કહ્યું છે માં લાલાએ ચોરી કરી નથી હું તને ખરું કહું છું ગઈકાલે રાત્રે મેં લાલાને આમંત્રણ આપ્યું હતું માં હું લાલાના ઘેર જઉં ને ત્યારે યશોદાજી તો મને રોજ મીઠાઈ આપે મને એવું થયું કે મારી માં કોઈ દિવસ લાલાને ભૂલાવતી નથી મેં લાલાને આમંત્રણ આપ્યું હતું તો મારા આમંત્રણથી કહી વાળ્યો સવાલ છે એવી કરીને માં તારે જે કંઈ સજા કરવી હોય ને તો મને કરજો મેં વાળાને આમંત્રણ આપ્યું માં તું મને આજે મહારાજ મને તું બાંધી રાખ માં બે ચાર મહિના તું મને ઘરનું માખણ આપીશ ને માં તને જે કંઈ સજા કરવી હોય તો તું મને કર લાલાને તું છોડ પ્રભાવતીએ વિચાર કર્યો લાલાને છોડો નાના બાળકોનો પણ લાલામાં કેવો પ્રેમ છે નાના પણ આવીને બરાબર હાથમાં આવ્યો છે નહીં છો યશોદાજી પાસે લાલાને લઈ ગયો યશોદાજી લાલાને ધમકાવે ત્યાં સુધી મારે કંઈ બોલવું નથી પણ ખરેખર કદાચ યશોદા લાલાને મારવા લાગે તો યશોદાનો હાથ હું પકડી અને કહીશ કે દીકરો મારો છે એને મારશો નહીં લાલાને માર પડે મારાથી જોવાશે નહીં પણ યશોદાજી લાલાને ધમકાવે તો સારું એને ચોરી કરવાની ટેવ કરી એવું નહીં છોડ્યું મોટો વકીલાત કરવા આવે છે જાણે છે પ્રભાવતી માનતી જ નથી લાલાને છોડતી નથી બાળકો રડવા લાગ્યા છે લાલાએ કહ્યું રડશો નહીં હું મારા પાછળ પાછળ આવજો અહીંયા હું ગમત કરવાનું તો બાળકો પાછળ પાછળ ચાલે રસ્તામાં પ્રભાવતીને એની સખીઓ મળે છે અને તે સખીઓ પ્રભાવતીને સાવધાન કરે છે બહુ ચપળ જેવો છટકી જશે એ કેવી રીતે છટકી જાય હું કંઈ કાચી કોચી નથી નાનાને બરાબર પકડ્યો છે કેવી રીતે છટકી જાય હું બહુ ડરી છું પ્રભાવતી શબ્દનો થોડો વિચાર કરો ઘમણવાળી બુદ્ધિ એ જ પ્રભાવતી બુદ્ધિ જયારે અતિ સૂક્ષ્મ બને છે ત્યારે ઈશ્વરને એ પકડી શકે બુદ્ધિ આ શરીરનું ચિંતન કરે ત્યાં સુધી એ સ્થૂલ છે બુદ્ધિ કામ સુખનું સ્મરણ કરે ત્યાં સુધી એ સ્થૂલ છે બુદ્ધિ દ્વારા કામ ત્યાગ કરે બુદ્ધિ દ્વારા શરીરનું ચિંતન છોડે છે ત્યારે બુદ્ધિ સૂક્ષ્મ બને છે અને તે સૂક્ષ્મ બુદ્ધિ પરમાત્માને પકડી શકે પણ ભગવાન પકડમાં આવ્યા પછી બુદ્ધિમાં અભિમાન ઉત્પન્ન થાય મેં લાલાને પકડ્યો છે ભગવાનના દર્શન ન થાય ત્યારે ખૂબ ભક્તિ કરો ભગવાન કૃપા કરીને તમને દર્શન આપે તો દર્શન થયા પછી પણ ભક્તિ ચાલુ જ રાખજો ભક્તિ છોડશો નહીં ભક્તિની સમાપ્તિ કરવી નથી જે દિવસે આ શરીરની સમાપ્તિ એ દિવસે ભલે ભક્તિની સમાપ્તિ થાય વૈષ્ણવ ભોગની સમાપ્તિ કરે છે વૈષ્ણવ કોઈ દિવસ ભક્તિની સમાપ્તિ કરે નહીં ભગવાન હાથમાં આવ્યા પછી પણ ભક્તિ કરો ભગવાનના દર્શન થયા પછી પણ ભક્તિ કરો હાથમાં આવેલા ભગવાન છપકી જાઓ આ જીવ જયારે ભગવાનની ભક્તિ કરે પ્રેમથી પરમાત્માનું ધ્યાન કરે સેવા સ્મરણ કરે ત્યારે જીવમાં ઈશ્વરની શક્તિ આવે અને ઈશ્વરની શક્તિ આવે એને જ સિદ્ધિ કે છે જીવમાં ઈશ્વરની શક્તિ આવે છે ત્યારે આ જીવને કંઈક જગતને બતાવવાની ઈચ્છા થાય ભગવાનની શક્તિ મળ્યા પછી આ જીવ જગતને બતાવવા જ આવે છે અને જે જગતને બતાવવા ગયો એના હાથમાં આવેલા ભગવાન છટકી જાય હેમાવતીએ કહ્યું છે કે હું કંઈ કાચી પૂછી નથી ઉલાળાને મેં બરાબર પકડી રાખ્યો એ કેવી રીતે છટકી જાય હેમાવતી લાળાનું કાંડું પકડીને લઈ જાય નારાયણ છોડી બંધ કરી પ્રભાવતીને કહ્યું મારું કાંડું તો બહુ જોરથી પકડી છે ને તો મારો હાથ દુખે હું તારી સાથે આવવા તૈયાર છું પણ તું મારો બીજો હાથ પકડ પ્રભાવતી જાણતી હતી કે બાળક બહુ કોમળ કે બેટા તારો હાથ દુખે છે કે મારો હાથ દુખે તું મારો બીજો હાથ પકડ તો પ્રભાવતીએ લાલાનો બીજો હાથ પકડ્યો તે સમય રસ્તામાં વૃદ્ધ વૃદ્ધ વ્રજવાસીઓ આવતા હતા એ વૃદ્ધોને જોઈને એને લાભ કાઢી નાણાજી તે લાભ કાઢીને ચાલે પ્રભાવતીની ભૂલ એ થઈ કે શ્રીકૃષ્ણ હાથમાં આવ્યા પછી પ્રભાવતી શ્રીકૃષ્ણને ભૂલી ગઈ અને પોતાનું ચિંતન કરવા લાગી એને એવું થયું કે છોકરો બહુ ચપળ છે એમ તો એને કોઈ પકડી શકે નહીં આ ગામમાં હું જે કેવી ગઈ છું કે લાલાને પકડીને લઈ ગયું ભગવાન હાથમાં આવ્યા પછી પણ ભગવાનનું સ્મરણ કરવાનું ભગવાન હાથમાં આવ્યા પછી પણ એવું માનવાનું કે હજુ મને ભગવાનના દર્શન થયા નથી ભક્તિ કરનારમાં ભગવાનની શક્તિ આવે છે કોઈ વખત એવું થઈ જાય છે તમે જે બોલો તે સાચું થઈ જશે લોકો કદાચ તમારા વખાણ કરશે કે તમે બોલ્યા હતા તે સાચું થયું ભક્તિનું ફળ ભગવાન છે જો થાય લોકો એવો વખાણ કરે ત્યારે જીવ ભાન ભૂલે એવું સમજે છે કે મને ભગવાન મળ્યા છે અને એવું સમજીને જ્યાં થોડો ગાફલ થયો કે હાથમાં આવેલા ભગવાન શક્તિ જાઓ આજે પ્રભાવતી ધારાને પકડીને તો લઈ જાય છે પણ પ્રભાવતી કનૈયો હાથમાં આવ્યા પછી લાલાને ભૂલી ગઈ છે અને પોતાનું ચિંતન કરે છે કે હું બહુ ડઈ છું મેં લાલાને પકડ્યો છે ભગવાન ભૂલાય એટલા બધા અનર્થ ઉત્પન્ન થાય ભગવાનને ભૂલી ગઈ છે નારાએ કરી ગમત નારાએ જોયું કે આ લાજ કાઢીને ચાલે છે અક્કડમાં વિચાર કરતી કરતી ચાલે અભિમાન આવે ને એટલે ચાલ પણ બદલે છે અક્કડમાં ચાલતી હતી મેં નારાને પકડ્યો છે હું બહુડઈ છું નારાએ ગમત કરી જીના નખરથી એના હાથમાં ચૂંટી ખરી ಪ್ರಭಾವತಿನಂಗೆ ಮನೆ ಮಂಕುಳು ಕರಗದು ಕರಡಿ ಇಲ್ಲದೆ ના તો તમે કંઈ કરડ્યું કરડ્યું શું થયું શું થયું તું મારો બીજો હાથ પકડ એમાં ચેલકાનો ઇશારો કરે તું આવી જાય તે લાભ કાઢીને ચાલતી હતી લક્કડમાં વિચાર કરતી કરતી ચાલતી હતી આ હાથ છે તે હાથ કરતા કરતા એના ચેલકાનો હાથ એના હાથમાં આપી દીધો કનૈયો દોડતો દોડતો ઘેર આવ્યો કુશોડામાં પૂછે છે બેટા કેમ દોડતો દોડતો આવ્યો તેમાં એ ગોપી છે ને એ વાઘણ જેવી છે મારા પાછળ પડી છે મારું ખોટું ખોટું નામ લે એના કરતા છોકરાઓ બધું તોફાન કરે છે મારું નામ બગાડે અરે તમારે બહાર જવું જ નથી કે કનૈયો તો ડાયો ડમરો થઈને અંદર વી રહે યશોદાજીએ વિચાર કર્યો કે આજે કોઈ ગોપી આવે મારા લાલાનું નામ લે ને તો આજે મારે કોઈનું સાંભળવું જ નથી આજે એનું બરાબર સંકરી નથી પણ એ તો અંદર બેઠો છે યશોદામાં આંગણામાં બેઠા છે પ્રભાવતી કઈ જાણે નહીં કોને પકડીને લાવી નાદ કાઢીને ચાલતી હતી વિચાર કરતી કરતી ચાલે કે આવી યશોદાજીને કહું જુઓ આ તમારો દીકરો એનું મોડું ખરડાવેલું આજે તો માનશો ને યશોદાજીએ કહ્યું કે મારો કનૈયો તો અંદર છે તું કોને પકડી લાવી કે અંદર શું છે તો મારા ઘેર ચોરી કરવા આવેલો લાલાને જ પકડીને લાવી આવી તારું સુંદર દૂર કરીને તું જોતો ખરી કોને પકડી લાવી છું તેને જોયું તો ચિલકું જ નહીં થયું એને જે ગુસ્સો આવ્યો તે થપ્પડ મારે છે હું તું શું કરવા કરવાની આવ્યો કે બા હું તારી સગી કરવાની આવ્યો હું તને ઘરમાં કહેતો હતો તું મને માર મને બાંધી રાખ એમાં પછી બાળકને મારે છે પણ એ રડતો નથી કનૈયો રોજ મને માખણ ખવડાવે રોજ લાડાના માત્ર લાલો મને માખણ ખવડાવે આજે લાડાના માત્ર હું માર ખાઉં જે પરમાત્માના માટે માર ખાય છે એ મારમાં પ્રભુનો પ્યાર હોય પાપ કરીને માર ખાય એ રડે છે એ દુઃખી થાય જે ભગવાનના માટે માર ખાય છે જે ધર્મના માટે માર ખાય છે એને ભલે માર પડે એને દુઃખ થતું નથી એ મારમાં પ્રભુનો પ્યાર હોય છે લાલાના માં કેવો માર ખાઉં ધનાવતી બાળકને મારે છે પણ રડતો જ નથી હસે છે તારો કનૈયો તો બચી ગયો ને એને આનંદ થયો યશોદાજીએ કહ્યું તમારા ઘરના છોકરાઓ તોફાન કરે છે મારા લાલાનું નામ તમે બગાડો એ તો આજે બહાર ગયો જ નથી એ તો અંદર જ છે અહીંયા કહ્યું માં હું ખરું કહું છું મારા ઘેર ચોરી કરવા આવ્યો મેં રસ્તામાં કઈ ગડબડ કર્યો યશોરાજી કહે છે કે કનૈયો અંદર છે પ્રભાવતી કહે છે કનૈયો બહાર ફરે છે શ્રી કૃષ્ણ એટલે આનંદ આનંદને બહાર શોધે એની પ્રગતિ છે આનંદને બહાર ક્યાં શોધો છો આનંદમય પરમાત્મા તમારા હૃદયમાં છે આનંદ બહાર નથી આનંદ અંદર છે નિહિતમ ગુહાયા કેટલાક ગરીબ લોકો એવું સમજે છે ઘરનો બંગલો હોય ઘરની મોટર હોય તો બહુ આનંદ આવે મોટરમાં આનંદ છે રસ્તામાં પંક્ચર થઈ જાય તો પછી ખબર પડે છે મોટરમાં કેવો આનંદ હોય સંસાર સુખ આપે છે અને એ જ દુઃખ આપે આનંદ તો ઈશ્વર આપે આનંદને બહાર શોધે એની પ્રગતિ થાય આનંદમય પરમાત્મા તમારા હૃદયમાં વિરાજેલા છે યશોદાજીએ કહ્યું છે કે તને જો અંદર છે પછી તો બાલકૃષ્ણલાલ બહાર આવ્યા અને યશોદાજીને કહ્યું કે માં આ પ્રભાવતી પાછી મારા માટે પ્રસાદ લાવ્યા શું લાવ્યું પ્રભાવતી તો કોઈ આવ્યા એટલે તને પ્રસાદ આપ્યું છે મને છેતરી ગયો મારી એને ભજતી કરી પ્રભાવતીનું મોડું રડવા જેવું થયું નાણાએ મને છેતરી મારી ભજતી કરી તો ધીરે ધીરે ઘેર ગયા નાણાએ વિચાર કર્યો મારા આંગણે આવેલો એ રડતો રડતો ઘેર ગાવેલો એને થોડી હું ગમત કરું એને હસાવું એક સ્વરૂપ યશોદાજી પાસે છે અને એક સ્વરૂપ પ્રભાવતી જે રસ્તે જાય છે તે રસ્તામાં પ્રગટ કરું દાદાએ તો એવી ગમત કરી પ્રભાવતીના શસ્ત્રના જેવો સાદ કર્યો હે પ્રભાવતી હે પ્રભાવતી એ ચમકી કે રસ્તામાં સસાજી આવે કૃષ્ણની કે પાછળ જુએ છે કે તને ઉભો હતો રાણાવતીએ લાલાને કહ્યું કે કનૈયા મારા નામથી મને બોલાવે હું મોટી છું ચાર પાંચ વર્ષનો છોકરો મારા નામથી મને બોલાવે કાકી કે માસી કહેતા તારું શું જાય તારા કહે તું શાની કાકી તારા બાપ નો હું કાકો તમારો બાપ ખાડે તારા તું મારી સાથે બોલીશ નહીં કહી શકે તું નારાજ છે કે નારાજ નહીં થાય મારા ઘરનું માખણ બધું લૂંટાવી અને મારી તો તે પ્રગતિ કરી ને નારાએ કહ્યું છે મેં તારી પ્રગતિ કરી નથી આ બાળકે એ કર્યું તે હું જાણતો નથી હું તો તને ખાસ કહેવા આવ્યો છું હવે મારા મિત્રને કદાચ તું પકડે તો યાદ રાખજે આવ્યું હું તારી પ્રગતિ કરવાનો છું આવી તું મારા પાસે કોઈ દિવસ પડીશ નહીં મને કે મારા મિત્રને પકડે તો હું તારી બરાબર ફજેતી કરીશ મેં આવી તારી ફજેતી કંઈ કરી જ નથી આ પ્રભાવતીને પણ દાદા સાથે વાતો કર્યા વિના ગમે નહીં કે દાદા હું તને કે તારા મિત્રને આવી પકડું તો તું મારી ફજેતી કરી આવી શું ફજેતી કરી પરમાત્માને મહાપુરુષો પ્રેમથી બાંધે તે કથા છે શ્રી બંધનમાં આવ્યા પછી અનેક જીવોને બંધનમાંથી છુડાવે ખાઈની સાથે બંધાયેલા બાલકૃષ્ણ ખાઈને ખેંચતા બહાર કરે મંદ બાબાના આંગણામાં બે ઝાડ હતા અંતે ઝાડને લાલાનો ચરણનો સ્પર્શ થયો એ વૃક્ષોમાંથી નલકુબર મણિગ્રીવ કુમેર ભંડારીના બે બાળકો બહાર આવ્યા છે અને કૃષ્ણ કનૈયા નારદજીના શાપથી એ ઝાડ થયા શ્રી કૃષ્ણ ચરણનો સ્પર્શ થયો અને ભગવાનની સ્તુતિ કરે છે નમ પરમ કલ્યાણ નમ परममङ्गलो वासुदेवाय शान्ताय यदूनाम् पतये नमः वाणी गुणानुकथने श्रवणौ कथायाम् हस्तौ च कर्मसु मनस्तव पादयोर्नः स्मृत्याम् शिरस्तव निवास जगत्प्रणामे दृष्टिः सताम् दर्शनेस्तु ભવતનુનામ નલકુવર્મણી ગ્રીવ પરમાત્માની સ્તુતિ કરે છે કોઈ સ્ત્રી કે પુરુષનું વર્ણન કરશો ને મન બહુ બગડશે કોઈ માનવનું વર્ણન કરે એનું મન બગડે ભગવાનનું વર્ણન કરો કોઈ માનવની નિંદા ન કરો પણ કોઈ માનવના બહુ વખાણ પણ ન કરો માનવની નિંદા કરે પાપ છે પણ કોઈ માનવના બહુ વખાણ કરે સારું નથી કોઈ માનવના બહુ વખાણ કરે એનું મન બગડે અમારી વાણી અમારું મન પરમાત્માનું વર્ણન કરે નરક ઉપર પ્રભુએ ઉદ્ધાર કર્યો યશોદામાં લાલાને બાંધે છે તે લાલાનું નામ દામોદર પડ્યું છે નંદ લાલાને છુડાવે ધીરે ધીરે શ્રી કૃષ્ણ મોટા થાય છે બાળકોએ લાલાને કહ્યું કે કનૈયા આપણે જમનાજીના કિનારે વાછડાને લઈ જઈશું ત્યાં રમીશું ઘરમાં તું શું બેહી રહી યશોદા માને લાલાએ કહ્યું કે માં એવું મોટો થયો મારા મિત્રો મને કહે છે કે ઘરમાં શું દઈ રહે વાછડાઓને લઈને જમનાજીના કિનારે રમવું છે યશોદા માએ ના પાડી હું તને નહીં જવા દઉં તું બહુ તોફાન કરે અત્યારથી ઝાડ ઉપર ચડવા લાગ્યો હું તને નહીં જવા દઉં નંદ બાબાએ વિચાર કર્યો કે કનૈયો હવે થોડો મોટો થયો છે મિત્રો સાથે રમશે ને તો કસરત થશે કસરત ન કરે એનું શરીર બગડે કસરત કરવાથી તન સુધરે છે થોડી કસરત થવી જ જોઈએ મિત્રો સાથે રમવા જાય એ સારું છે યશોદાજીને નંદ બાબાએ કહ્યું છે બાળકની ઈચ્છા છે તમે કેમ ના પાડો યશોદાજીએ કહ્યું કે બાળકો ત્યાં જમનાજીના કિનારે કાલ્યનાગનો ધરો છે ત્યાં રમવા જાય કદાચ અનર્થ થાય તો હું નહીં જવા દઉં ગોકુળમાં વયોવૃદ્ધ એવા ઉપનંદ કાકા ઉપનંદ કાકા બાળકોને બહુ હાલા લાગે કાકા સુંદર સુંદર વાર્તા સંભળાવે બાળકોને વાર્તા બહુ ગમે વાર્તાની અસર મન ઉપર બહુ થાય ઉપનંદજી એવી વાર્તા સંભળાવે કે ઈશ્વરમાં વિશ્વાસ વધે આ જગત પરમાત્માના આધીન છે બધું ભગવાનની ઈચ્છાથી થાય છે એવી વાર્તાઓ સંભળાવે કે ઈશ્વરમાં બાળકોનો વિશ્વાસ વધે એવી વાર્તા સમાવે કે માતા પિતાની ગરીબની સેવા કરવાની ભાવના જાગે વાર્તાની અસર મન ઉપર બહુ થાય તે ઉપરના નદી દેખાય એટલે બાળકો દોડતા જાય કાકા કાકા તમે વાર્તા કરો નંદ બાબાએ ઉપનંદજીને કહ્યું કે લાલાને આવી ગમનાજીના કિનારે મિત્રો સાથે રમવાની ઈચ્છા છે તમે લઈ જાઓ તો પછી હું એને મોકલું ઉપનંદજીએ કબૂલ કર્યું છે તમે જરાય ચિંતા કરશો નહીં હું બાળકોને હાચવીને લઈ જઈશ બે ત્રણ કલાક ત્યાં રમાડીને પાછા હું બધાને લઈ આવી તે નાના નાના વાછડાઓ સાથે છે ગ્વાલ બાલ મિત્રો સાથે શ્રી કૃષ્ણ જમનાજીના કિનારે હવે રમવા જાય સાથે ઉપનંદજી છે આ ઉપનંદ કાકા વાંસળી બહુ સુંદર વગાડતા નાના એટલે વાંસળી સાંભળી છે કાકાના પાછળ પડે કાકા મને વાંસળી આપ મારે તમારા જેવી વાંસળી વગાડવી ઉપનંદજીએ કહ્યું કે તો મારી પાસે આ એક જ વાંસળી હું તને કેવી રીતે આપું કે કાકા કોઈ દિવસ તમારા જેવી વાંસળી મને વગાડતા આવડશે આપણને લાગે કે મહારાજી એકદમ કેવી રીતે તને આવડે હું ચાલીસ વર્ષથી વગાડું જંગલમાં એક વાંસનું ઝાડ છે અને તે વાંસ હું લઈ આવીશ અને તને બનાવીને આપીશ ને ધીરે ધીરે હું તને શીખવાડીશ જંગલમાં વાંસનું ઝાડ દેખાયું નાનાએ કહ્યું કાકા તમે કહેતા હતા ને કેવું ઝાડ દેખાયું તે ઉપનંદજી ઝાડ ઉપર ચડ્યા છે દેવોએ રાણાના માટે સરસ વાસળી તૈયાર કરીને ત્યાં રાખી હતી ઉપરને લઈને આશ્ચર્ય થયું આ છોકરો ભાગશાળી છે એના મનમાં જે કંઈ આવે કે તરત જ થઈ જ જાય નાના તારા માટે કોઈએ વાસળી તૈયાર કરીને રાખી નાના હાથમાં વાસળી આપી નાના એવું કાકા મને શીખવાડો ને કેવી રીતે વગાડવાનું તમારા જેવી મારે વગાડવી છે હું ધીરે ધીરે શીખવાડી છે એકદમ મારા જેવી તને નહીં આવડે પ્રવાસી રાગ સારંગી રાગ ભૈરવી રાગ એક એક રાગમાં વગાડવી પડે હું કેવી રીતે વગાડું છું મારું જોઈને તું વગાડજે નાગાએ ડાવા ખભે ડાવો ગાલ ઝુકાવ્યો અને વાંસળી વગાડી વાંસળીમાંથી એવો મધુર ધ્વનિ નીકળ્યો છે કે દૂર દૂર ગયેલી ગાયો કે ગાયોના કાને ધ્વનિ આવ્યો આવો મધુર ધ્વનિ ક્યાંથી આવે છે તે ગાયો બધી હુમ હુમ હુમ કરતી દોડતી દોડતી લાડા પાસે આવી બધા બાળકો બહુ રાજી થયા નાનાને કહ્યું કે કનૈયા તું બહુ સરસ વગાડે છે આ ડોહો તો ખોટો ખોટો નખરો જ બહુ કરે કનૈયો વગાડે એટલે દૂર દૂર ગયેલી વાંચે ગાયો દોડતી દોડતી આવે આ કાકો વગાડે ની કરે કે ગાયો દોડતી દોડતી આવતી નથી નાનાની વાસ્તવિક ખરી જો દાદા અમારી ગાયો દૂર દૂર જાય ને ત્યારે ગાયોને શોધતા અમે થાકી દઈએ હવે તો બહુ સારું થયું મારી ગાય દૂર જાય એટલે હું તરત જ વાસળી વગાડી દે કનૈયો વાસળી વગાડે એટલે ગાયો દોડતી દોડતી આવે આજે કનૈયો મુરલીધર થયો છે બધા બાળકો મુરલીધર ભગવાન લાલાએ એવી સુંદર વાસળી વગાડી તે લાલાની વાસળી સાંભળીને ઉપનંદ કાકાનો ચાલીસ વર્ષનો અભિમાન બધો ઉતરી ગયો ઘી વગાડે કનૈયો કાકાને પૂછે છે કાકા મારા મિત્રો મને કહે છે તું બહુ સરસ વગાડે છે કાકા તમારા જેવી મને આવડશે ઉપનંદજીએ કહ્યું કે તું મારા કરતા બહુ સરસ વગાડે મને